વીતરાગ માર્ગ વિરોધ વિહીન વીતરાગનો માર્ગ હોય ત્યાં વિરોધ ના હોય આ મહાવીર જયંતિ ઉજવાય છે તેમાં કેટલાક વિરોધ કેમ કરે છે જ્ઞાનીઓ કશાનો વિરોધ ના કરે ચાલતી ગાડીને અટકાવે નહીં આ કંઈ બધા જ્ઞાનીઓ છે આ તો બધા મતાંધો છે મતનું પૂછડું પકડી રાખે પોતાનો અહંકાર પોષવા માટે આ તો ખોટી મમત છે તેથી કાગનો વાઘ કરી મૂકે વિતરાગ માર્ગ ઉપર આચાર્ય કેવા હોય તેની વ્યાખ્યા કહું ગમે તેની ગમે તેવી વાત હોય તો તે સાંભળવા તૈયાર થાય કોઈ કંઈ સંભળાવવા આવે તો શાંત ભાવે કહેશે કે હા વાત કરો આ અમારી વાત જરા કઠણ પડશે પણ જો તમારે મોક્ષે જવું હોય તો આવડું આવડું મોટું મોટું તોલી તોલીને અમારે આપવું પડશે અને જો તમારે મોક્ષે ના જવું હોય ને સંસારમાં રહેવું હોય તો અમે તમને ફૂલહાર ચઢાવીએ માટે તમે જ નક્કી કરીને જે જોઈએ તે પસંદ કરજો તમારી આડાઈ જ મોક્ષે જતા નડે છે પોતાની જાતની આડાઈ જ નડે છે બીજું કશું જ આ જગતમાં નડતું નથી વિષયો નડતા નથી માટે પાંસરો થઈ જા સાધુ થવાની જરૂર નથી સીધા થવાની જરૂર છે મોક્ષની ગલી એટલી બધી સાંકડી છે કે ત્યાં તું આડો ચાલીશ તો નહીં નીકળાય સીધા સરળ થવું જ પડશે ત્યાં તો તમારે જો ખરેખર મોક્ષે જવું હોય તો મારા કઠણ શબ્દો સાંભળવા પડશે અનંતકાળનો રોગ તે ડૂંટીથી માંડીને ઠેઠ ગળા સુધી ભરાઈ ગયો છે હવે મારે ઓપરેશન કરીને મહી ચીપીઓ નાખીને એ રોગ કાઢવો પડશે માટે પહેલેથી બોલી દેજો એકવાર ચીપીઓ નાખ્યા પછી ઓપરેશન અધૂરું નહીં મુકાય પછી ઓ ઓ કરશો તો નહીં ચાલે માટે તમારે શું જોઈએ છે મોક્ષ કે સંસારનો વૈભવ જે જોઈએ તે અમે આપવા તૈયાર છીએ અમારે તો મોક્ષ જ જોઈએ છે તો આ અમારા શબ્દો પચાવવા પડશે સમજવા પડશે આ વિતરાગના સાધુઓ તો કેવા હોય બધા મતભેદમાં પડ્યા હોય તો તે મતભેદ દૂર કરે સંઘ સાધુ સંન્યાસી જૈનો બધા ભેગા મળીને ચર્ચા વિચારણા કરે ઘરડા સાધુ હોય તેને ખુરશી આપે અને જવાન સાધુ ભલે નીચે બેસે એટલું તો કરવું જોઈએ ને બધાએ ચર્ચા વિચારણા જોડે બેસીને કરવાની હોય વિતરાગ ધર્મ કોને કહેવામાં આવે છે કોઈ મહામુનિ હોય ને ત્યાં નાનો નવો શિષ્ય પૂછવા જાય ને મહામુનિ તેનો જવાબ ના આપે તો એ મુનિ ના હોય મહામુનિ ના હોય ને કશામાંય ના હોય ભલે સામો ગમે તેટલું ખોટું બોલતો હોય પણ તેનું એક વખત તો સાંભળે અને પછી ચર્ચા વિચારણા કરે ચર્ચા વિચારણાથી એ કંઈ પામશે એટલે ભગવાને કહ્યું કે આગ્રહ કદાગ્રહ ના કરશો ચર્ચા વિચારણા કરજો કે આપણી ભૂલ શી થાય છે આ દુષમકાળના તમે સાધુઓ છો માટે તમે એકલા બેસશો નહીં જોડે સંઘપતિને સંઘને રાખજો કારણ કે ભગવાને સંઘ એ પચ્ચીસમો તીર્થંકર છે એમ કહ્યું છે ખરા ખોટાનો ન્યાય એ કમિટી કરી આપે જ્યાં ભૂલ વગરનું હોય ત્યાં સંઘપતિ કહી આપે કે આ સત્ય છે કારણ કે મહી આત્મા છે ને એટલે આ સાચું છે એની એને તરત ખબર પડી જાય પણ સત્ય નીકળવું જોઈએ અને અસત્ય નીકળે તો એ સમજાઈ જાય કે આ અસત્ય છે બધા ભેગા બેસવામાં વાંધો શો છે સ્થાનકવાસી દેરાવાસી તપોગચ્છ તેરાપંથી દિગંબરી ક્યારે પણ ચર્ચા વિચારણા માટે સત્ય જાણવા માટે ભેગા થયા બધા ભેગા થાય નહીં તો એ મહાવીરના વિરોધી છે એવું જ ડિસિશન આવી ગયું વિતરાગ માર્ગમાં સહેજે પણ આગ્રહ ના હોય આ તો દુરાગ્રહે ને હઠાગ્રહે ચડ્યા છે જે સાધુઓ સત્ય અસત્યની ચર્ચા વિચારણા સાથે બેસીને ના કરી શકે એ મહાવીરના સાધુ ના હોય મહાવીરનો શિષ્ય તો એ ગમે તેવો હોય અડતાળીસ આગમ ભણીને બેઠો હોય અને બીજો બે જ આગમ વાંચીને બેઠો હોય તો એ બંને જોડે બેસીને ચર્ચા વિચારણા કરે અને કોઈ ગમે તેટલી ભૂલ કરે પણ તે કશાય ના કરે ઝઘડા ના કરે અને જોડે બેસીને ચર્ચા વિચારણા કરીને સત્યનું દોહન કરે તે કામનું અમને કહે કે પટેલ તમે અહીં અમને સાચી વાત સમજાવવા માટે પધારશો તો અમે જઈએ અને કહીએ કે મહાવીર શું કહેવા માગતા હતા અમે તેના તે જ મહાવીરના શબ્દો તમને કહીશું પણ જો પાંસરા બેસો તો હું આચાર્ય હું સુરી એમ રાખીને ના બેસે તો જુદાઈ ના લાગે એ મહાવીરનો માર્ગ આ તો પાંચ જણા ભેગા ના રહે મહીને મહી વળ્યા કરે બહાર લડો છો તે તો અમે જાણતા હતા પણ આ તો મહિના મહી પણ લડે છે